નરસિંહભાઈને હમણાં તેડી ન જશો સંવત ઓગણીસો ઓગણપચાસના પોષ માસમાં વિહારીલાલજી મહારાજ મહુવા પધાર્યા તે વખતે નરસિંહભાઈને અતિશય મંદવાડ થઈ ગયો અને શ્રીજી મહારાજ તેડવા પધાર્યા હતા પરંતુ ભગતજીએ વિનંતી કરી કે મહારાજ હાલમાં આચાર્ય મહારાજ મારે ત્યાં પધારવાના છે અને આપ આમને તેડી જશો તો વિઘ્ન થશે માટે મહારાજ પધારી જાય પછી તેડી જશો એમ વિનંતી કરી એટલે શ્રીજી મહારાજે તેમને રાખ્યા પછી આચાર્ય મહારાજનું મહુવાનું રોકાણ પૂરું થયું ત્યારે જ નરસિંહભાઈએ દેહ મૂક્યો આમ મહારાજ સદા પોતાને વશ વર્તે છે એમ બધાને નિશ્ચય કરાવ્યો મોતીભાઈને વાહ મટ્યો સંવત ઓગણીસો પચાસમાં અમદાવાદમાં ભગતજી બે માસ રહ્યા તે વખતે પીજના મોતીભાઈ ભગતજીનો સમાગમ કરવા રહ્યા હતા તેમને પગે વાનું અતિશય દર્દ હતું અને તેનું ઘણું દુઃખ હતું ભગતજીને તેમણે ઘણી પ્રાર્થના કરી કે મહારાજ વા મટાડો ત્યારે ભગતજીએ તેમને કહ્યું આ તો પ્રારબ્ધનું છે તે નહીં મટે અને દેહ પડે તો ધામમાં જતા રહેજો પરંતુ તેમને અતિશય દર્દ હતું અને તેના દુઃખથી ખાવા પીવાનું પણ ભાન રહેતું નહીં આથી ભગતજીને તેમણે કહ્યું હવે ખમાતું નથી પછી ભગતજીએ તેમના ઉપર દ્રષ્ટિ કરી અને પગે હાથ ફેરવ્યો એટલે તુરત દરદ મટી ગયું ભગતજીના નેત્રમાં એક બ્રાહ્મણને મહારાજના દર્શન થયા સંવત ઓગણીસો એકાવનમાં ભગતજી ઘેર હતા એ દરમિયાન એક બ્રાહ્મણ તેમને ઘેર આવ્યો અને ભગતજીના નેત્રની કીકી સામે અનિમેષ દ્રષ્ટિએ જોઈ રહ્યો ભગતજી તેને જોઈને કહે મહારાજ શું જુઓ છો અહીં તો રૂવાડે રૂવાડે શ્રીજી મહારાજ છે ત્યારે બ્રાહ્મણ કહે કિકીમાં મહારાજના દર્શન થયા એટલે હું તો તમારા નેત્ર જોતો જ ઊભો રહ્યો ભાઈજીભાઈનો સંકલ્પ પૂરો કર્યો વસોવાળા હરિભક્તો ભગતજીના દર્શન કરવા સંવત ઓગણીસો બાવનના જળ ઝેલણીના સમયા ઉપર ગઢડા આવ્યા ત્યારે તેમની સાથે પીજના પટેલ ભાઈજીભાઈ ભગતજીના દર્શન કરવા સારું જ ખાસ સમયે આવ્યા હતા તેમણે ભગતજીને આગળ જોયા ન હતા પણ મોતીબાઈની વાતોથી ભગતજી બહુ જ મોટા પુરુષ છે એવો નિશ્ચય તેમને થયો હતો આથી તે જ્યારે ભગતજીના દર્શને ગયા ત્યારે એવો સંકલ્પ કર્યો કે ભગતજી જો ખરેખરા મોટા પુરુષ હોય તો મને નામ દઈને બોલાવે અને માન આપીને ગાદી તકીએ બેસાડે પછી ભગતજીને દંડવત કરી બધા બેઠા એટલે ભગતજી સૌને મળ્યા પછી ભાઈજીભાઈ તરફ જોઈને કહ્યું આવો ભાઈલાલ બાપજી એમ કહીને તેમને મળ્યા અને પોતાની પાસે ગાદીએ બેસાર્યા આથી ભાઈજીભાઈ ઘણા જ રાજી થયા અને મનમાં નિશ્ચય થઈ ગયો કે ભગતજી વર્તમાન કાળે ખરેખરા મોટા પુરુષ છે અને તેમના જેવા વર્તમાન કાળે કોઈ નથી અન્નકૂટના સમયે હજારોને દર્શન સંવત ઓગણીસો ત્રેપનના જૂનાગઢના સમયેથી આવી ભગતજી મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો લગભગ દોઢ માસથી અન્નનો ત્યાગ કર્યો હતો અને શરીરે એટલી અશક્તિ આવી ગઈ હતી કે ખાટલામાં પણ બે જણ ફેરવે ત્યારે પડખું ફરાતું આ વખતે ભગતજીની સેવામાં પીજના જેઠા ભક્ત હતા મહુવાના મંદિરમાં અન્નકૂટ ભગતજી તરફથી થતો હતો આસોવદ તેરસને દિવસે ભગતજીએ કહ્યું અન્નકૂટના દિવસે મંદિરમાં દર્શન કરવા જવું છે આ સાંભળી સૌને નવાઈ લાગી કે શી રીતે જવાશે પછી ગાડીમાં ઉચકીને બેસાડીશું એમ વિચાર સૌએ કર્યો અન્નકૂટના દિવસે ભગતજીએ બાર વાગે જેઠા ભગતને કહ્યું મારા માટે કંઈ વાહનની તજવીજ કરશો નહીં હું તો યોગ કળા ધારણ કરીને ચાલવા માંડીશ પછી ઢોલિયામાંથી ઊભા થઈ નવું ધોતિયું પહેર્યું નવું પહેરણ પહેર્યું માથે મોડિયું બાંધ્યું અને ખભે ખેસ નાખ્યો બે જણના હાથ પકડી બહાર નીકળ્યા અને ચાલવા માંડ્યું તે એટલા ઉતાવળા ચાલે કે પાછળ આવતા હરિભક્તો પહોંચી શક્યા નહીં એમ યોગકળા ધારણ કરી પોતાનો અલૌકિક પ્રતાપ જણાવી મંદિરમાં પધાર્યા પછી ઠાકોરજી પાસે ભીંત પાસે ગાદલું નાખી સુવડાવ્યા અને સૌ હરિભક્તો તેમનું શરીર દાબવા લાગ્યા પછી જે જે હરિભક્તો દર્શને આવતા તે સૌ ભગતજીના પણ દર્શન કરતા જાય અને કહે અહો પ્રાગજી તો પ્રભુ જેવા જ છે એ જેવા તો એ એક જ એમ ઘણા ગુણગાન ગાય એમ લગભગ ચારથી પાંચ હજાર હરિભક્તોએ ભગતજીના દર્શન કર્યા ફૂલચંદભાઈના પિતાશ્રી ખીમજીભાઈ સિગ્રામ જોડાવી દર્શને આવ્યા હતા તે ભગતજીને ત્યાં જોઈ તેમની પાસે આવ્યા અને ઘણા જ રાજી થયા અને કહ્યું ઘણા દિવસથી આપના દર્શનની ઈચ્છા હતી તે આજ દર્શન થઈ ગયા ખીમજીભાઈને ભગતજી પ્રત્યે ઘણું જ હેત હતું અને પોતે શ્રાવક છતાં ભગતજીની વાતોથી વર્તમાન ધરાવી સત્સંગી થયા હતા ભગતજીએ થોડીવારે જેઠાભાઈને કહ્યું હવે મારાથી ઘેર જતાં ચલાશે નહીં માટે વાહનનો બંદોબસ્ત કરો એટલે ખીમજીભાઈએ કહ્યું મારું સિગ્રામ છે તેમાં ગાદલું નાખી ભગતજીને સુવડાવી ઘેર લઈ જાઓ હું પાછળથી જઈશ પછી બે જણના હાથ પકડી ગાડીમાં બેસાર્યા અને જેઠા ભગત સાથે બેઠા ગાડી ચાલી એટલે સૂર્યનો તાપ તેમના મોં ઉપર પડ્યો એટલે ભગતજી સૂર્ય સામું જોઈ સહેજ હસ્યા પછી જેઠા ભગતને કહ્યું હું મંદિરમાં શા કારણથી આવ્યો તે જાણ્યું ત્યારે જેઠા ભગત કહે ના મહારાજ એ મને ખબર પડી નહીં પછી પોતે બોલ્યા આ વખતે જેણે જેણે મારા દર્શન કર્યા હશે તે તમામનું કલ્યાણ થશે લગભગ પાંચ હજાર હરિભક્તો આવ્યા હશે એટલે હું છેવટના દર્શન કરવા મંદિરમાં તણાઈને આવ્યો અને આ મૂર્તિનો સૌને સંબંધ થયો પ્રગટ ભગવાનના એકાંતિક ભક્તનો અલૌકિક મહિમા હોય છે તે બધાને ન સમજાય આમ હજારોના કલ્યાણ કરવા અને પોતાનું અલૌકિકપણાનું બિરુદ જાળવવા અંત વખતે પણ અપાર યોગ કળાનું ઐશ્વર્ય બતાવી પ્રતાપ જણાવ્યો પરિશિષ્ટ બે બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્તના દેહોત્સર્ગ સ્થાને દેરીના ખાતમુહૂર્તનો વિધિ માલણ નદીના કાંઠે હરજીવન ખીમાની વાડીના ઉગમણે ખૂણે ભગતજી મહારાજના પંચભૂતના દેહનો અગ્નિસંસ્કાર વિધિ કર્યો તે સ્થળ મહાપ્રસાદીનું છે આ જગ્યાએ સંવત ઓગણીસો ત્રણના મહાવદ ચૌદસને દિવસે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પધાર્યા ત્યારે તેમનો ઉતારો કરેલો તેમની સાથે ચારસો નંદ પદવીના સંતો ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી શુકમુનિ ભાયાત્માનંદ સ્વામી સોમલો ખાચર હરજી ઠક્કર શિવલાલભાઈ મૂળજી બ્રહ્મચારી વગેરે હતા વળી આ જગ્યાએ આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે પણ જ્યારે મહુવા પધાર્યા ત્યારે ઉતારો કર્યો હતો અને ફૂલદોલનો ઉત્સવ કર્યો હતો એવું આ મહાપ્રસાદીનું સ્થાન જાણી આ સ્થળે ભગતજીના દેહનો અગ્નિસંસ્કાર કર્યો આ જગ્યા મેળવવા માટે ભગતજીના ભત્રીજા નારાયણભાઈના દીકરા ભગવાનજીભાઈએ ઘણો જ પ્રયત્ન વર્ષો સુધી કર્યો હતો પરંતુ તેમની અરજીના બધા જ કાગળો દફતરે પડી રહ્યા હતા સંવત બે હજાર સાતમાં બ્રહ્મસ્વરૂપ સ્વામી શ્રી યોગીજી મહારાજ મહુવા પધાર્યા ત્યારે ડેપ્યુટી કલેક્ટરનો ત્યાં મુકામ હતો એટલે ત્યાંના મામલતદાર સાહેબે યોગીજી મહારાજને આ સંબંધે તેમને રૂબરૂ મળવા સૂચના કરી રાત્રે પરમ પૂજ્ય યોગીજી મહારાજે બે ત્રણ વખત કહ્યું આપણે ડેપ્યુટી કલેક્ટરને મળીએ પણ આ સંબંધનો તુમાર ભાવનગર ઓફિસે ગયો છે એમ ભગવાનજી ભાઈએ તથા નાગરદાસભાઈએ કહ્યું પરમ પૂજ્ય યોગીજી મહારાજે કહ્યું તુમાર ભાવનગર ગયો હોય તો તેનો જાવક નંબર તથા ભાવનગર મોકલ્યાની તારીખ લાવો તે લેવા બીજે દિવસે ઓફિસે ગયા ત્યારે ખબર પડી કે તુમાર તો ત્યાં જ પડ્યો હતો આથી અંતર્યામીપણે આ વાત જાણનાર પરમ પૂજ્ય યોગીજી મહારાજની આ સંબંધની ઉત્સુકતા સમજાઈ પછી મામલતદાર સાહેબને સાથે લઈને ડેપ્યુટી કલેક્ટરને મળવા ગયા તેમને વાત કરી કે આ અમારા ગુરુનું સ્થાન છે માટે જગ્યા જરૂર અપાવજો પરંતુ ગમે તે કારણે તુમાર ભાવનગર જઈ જમીનની નામંજૂરીના શેરા સાથે પાછો આવ્યો પણ આ પહેલાં જ આ જમીન મેળવવામાં મદદરૂપ થજો એવો પત્ર પૂજ્ય સ્વામીશ્રીએ તળાજાના હિરજીભાઈ સાહેબ તથા ગણાત્રા સાહેબને લખ્યો હતો તેમણે તે વખતે ત્યાં કલેક્ટર સાહેબ શ્રી જોબન પુત્રાનો મુકામ હતો તેમને આ વાત કરી એટલે કલેક્ટર સાહેબે મહુવા મુકામ કર્યો અને તુરત જ આ જગ્યા બતાવવા માટે અરજી કરનાર ભગવાનજીભાઈને બોલાવ્યા કલેક્ટર સાહેબે જગ્યા જોઈને બીજી ખાતરી કરીને તરત જ હુકમ કર્યો આ જગ્યા માટે હમણાં જ મંજૂરી આપી દો આ પ્રમાણે સ્વામી શ્રી યોગીજી મહારાજના સંકલ્પથી એક ક્ષણમાં જ મંજૂરી મળી ગઈ આ જગ્યા મેળવ્યા પછી સંવત બે હજાર નવના ભાદરવા સુદ પૂનમના દિવસે આ જગ્યા ઉપર સુંદર દેરી બાંધવાનું ખાતમુહૂર્ત પરમ ભક્ત ઈશ્વરભાઈ પ્રભુદાસના હસ્તે થયું સંવત બે હજાર તેરની સાલમાં સ્વામી શ્રી યોગીજી મહારાજના હસ્તે ત્યાં ચરણારવિંદની પ્રતિષ્ઠા કરવામાં આવી અત્યારે એ દેરી એક અણમોલું તીર્થસ્થાન બની ગયું છે પરિશિષ્ટ ત્રણ બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત મહિમાષ્ટકમ રથોદ્ધતા છંદ એક જ્ઞાન ધર્મ સુવિરક્તિશાલિનમ શ્રીહરો રતિ વિશિષ્ટમાનસમ ધર્મયુક્ત પુરુષાધિક પ્રિયમ પ્રાગજિતમ ગુરુમહમ નમામિ તમ સદાશોભતા ધર્મવૈરાગ્ય જ્ઞાને હૃદય શ્રીહરિમાં પરા પ્રીતિ જેને અતિ પ્રાણથી પ્યારા સૌ ધાર્મિકોને કરું વંદના પ્રાગજી સદગુરુને બે બ્રહ્મરૂપ મખિલાર્થદમ વિભુમ યોગયુક્ત મરુપુણ્ય સંગતમ સ્વપ્રતાપ નિયતાખિલાસુરમ પ્રાગજિતમ ગુરુમહમ નમામી તમ રહે બ્રહ્મરૂપે મનોકામ પૂરે વિભુ પુણ્યશાળી અને યોગવીર હણ્યા ભક્તના માન મોહાદી શત્રુ કરુણ વંદના પ્રાગજી જેને ન શત્રુ ત્રણ દિવ્ય નિર્ગુણ મનોરમા કૃતિમ નૈક કોટી રવિચંદ્ર ભાસુરમ દ્રષ્ટમાત્ર નરનાટકમ સદા પ્રાગજિતમ ગુરુમહમ નમામિ તમા મનોહારી દિવ્ય કૃતિ રમ્ય જેની કરોડો શશી સૂર્ય શ્રીકાંતિ જેની નરનાટ્ય રૂપે જુએ જગતને જે કરું વંદના પ્રાગજી સદગુરુને ચાર અક્ષરાધિપતિ તુલ્યતામ ગતમ સ્વાંતરે હિ હરિમૂર્તિદર્શિતમ સર્વજીવહૃદયસ્થવેદનમ પ્રાગજિતમ ગુરુમહમ નમામિ તમ થયા તુલ્ય શ્રી અક્ષરાધીશજીને જુએ અંતરે જે સદા શ્રીહરિને મનોભાવ જાણે સદા સર્વના આજે કરું વંદના પ્રાગજી સદગુરુને પાંચ જન્મ મૃત્યુ ભવબંધ મોક્ષણમ પ્રાજ્ય શિષ્ય શુચિબોધકમ મુદા સ્વાશ્રિતામિત જનૈ સુપૂજિતમ પ્રાગજિતમ ગુરુમહમ નમામી તમા બધા બંધ સંસારના છેદનારું કથે જ્ઞાન રૂડું સદા શિષ્ય સારું સુપૂજ્યા મુદાજે અસંખ્યાશ્રિતોએ કરું વંદના પ્રાગજીને સદાએ છ કૃષ્ણ શાસન વિલંબનારું ચીમ દુષ્ટલોક વિકૃતાનય ક્ષમમ માન મત્સર નરાવિબોધિતમ પ્રાગજિતમ ગુરુમહમ નમામિ તમા પ્રભુ કેરી આજ્ઞા વિશે જે અધીરા સહે કષ્ટ દુષ્ટો તણા જે ગંભીરા ન જાણ્યા કદી ક્રોધી માની જનોએ કરું વંદના પ્રાગજીને દિવ્ય ભાવે સાત ઇન્દ્રિયાશ્વ વિજિતમ ક્ષમાભૂતમ કામદોષ દહને પટુમ વૃષમ નિર્નિમેષ નયનમ પરાપહમ પ્રાગજિતમ ગુરુમહમ નમામી તમા ક્ષમા સિંધુને ઇન્દ્રિયાશ્વો વિજેતા અનંગાદિ દોષો તણા જે નિહંતા સમાધિષ્ઠ વર્તે સદા નિર્નિમેશ કરુવંદના પ્રાગજી શુભ્રવેશ આઠ ભૂરિકોમલ સુધા સમાક્ષરમ દ્રગ્વિલાસ ઋત ભક્ત ચેત સમા નીલકંઠ સુત તુલ્ય વિગ્રહમ પ્રાગજિતમ ગુરુમહમ નમામી તમ સુધા માધુરીશા મૃદુવેણ ભાખે હરે ભક્તના ચિત્ત નેણા કટાક્ષે નિહાળી જ કાયા ગણું શ્રી ગણેશ કરું વંદના પ્રાગજી જે મહેશ ઇતિ શ્રી યજ્ઞપુરુષદાસજી વિરચિતમ શ્રી સદ્ગુરુ મહિમાષ્ટકમ સમાપ્તમ શાસ્ત્રીયજ્ઞ પુરુષદાસજી વિરચિત શ્રી સદ્ગુરુ મહિમાષ્ટકમ પૂર્ણ